દર્શન કરવા મક્કામાં એક શરીર મજબૂત માણસ ત્યારે બગાવ આવ્યું બગાવ તે હાથ પર ઊંચો થયો નહીં તે પેલા જોડે વાળાની કુડી લાગી એને જોડે વાળાની કુડી જોડે વાળાની કુડી વાગી એટલે જોડે જોડે વાળા કે છે क्यों हमको कूड़ी लगाया करते हैं ताकि अल्लाह की कूड़ी आगे जाने दो એટલે આમ જો મારે અલ્લાહ ની કુડી જોડે આગળ જવા દે. પેલો બીજા મારી આ પેલો ગુસ્સો થયું. તો કે આગળ જવા દો. એ લાગ્યા જ કરશે અલ્લાહ ની ఎవరు મૂળ વાત ક્યાં છે કે ઉપજાવી કાઢેલી વાતો છે બધી બધી ઉપજાવી કાઢેલી લોકો બિચારા ઉપજાવી કાઢે મગજ મારી થઈ ગયું પણ ડેવલપ આપતા બહુ ઉચ્ચ ડેવલપ માટે હવે કાળ નતો છૂટવા માટે આટલો ડેવલપ પહેલા તો કેટલાક હું આત્મા તો એવું જ જાણતા હતા હું તો આ એ છું બીજું સમજણ પાડી હતી એવું હોતું છે હું કઈ જુદો હું જ છું અને આ તો સમજણભાઈ સમજી જાય કે એવું કદાચ ડેવલપ થઈ ડેવલપ થયેલો હોય થાય કે ના ડેવલપ ભાખરી થાય કેમ એવો જે બનાવો બનાવો સત્યુગમાં આવું આવું જતું ફક્ત પેલા સાથે સોળ ઉત્તર ઓછા હતા અને પેલા હતા અત્યારે લોકોની વસ્તુ પેલા ઓછા હતા જો એટલો જ છે અને બીજો ફેર એ છે કે પેલા ચોરે ચોરે સાચા હતા ચોરે સાચા હતા એટલે શું કોઈને ખબર આપી દે કે તમારા ખેતર પછી બધું કાપી જવાનું છે પછી ઉઠાઈ જવાનું કેમ પછી ઉઠાઈ સાચા કાર્ય તો આવવાના જ કરતા હતા બોલેલું ફળે જેવું મનમાં હોય ને એવું વાણીમાં હોય ને એવું વર્તન થાય કેવું હોય પૂછજો આ વસ્તુ વિચારવાનો કઈ અવકાશ જ નથી માઇન્ડ બોડી ને પીસથી એકાત્મ યોગ હોવો ઘટે વાણી વર્તન ને એક્શનમાં એકાત્મ યોગ હોવો ઘટે એવો વિચારવાનો સમય જ નથી અવકાશ જ નથી આ યુગમાં એ વિચારવું પડશે વિચારવું પડશે પેલા કરવા વિચારવું We are not allowed ourselves, we don't waste time. See, first we are worried about how to live, how to earn our bread. જીવી રહ્યા છીએ કે આપણે પહેલા આ વસ્તુ વિચારવાનો સમય નથી મળતો કારણ કે આપણે આપણા ફેમિલીને માટે આ ભરણ પોષણનું કમાવાનું આમ જ પડ્યા છીએ એટલે આ વિચારવાનો અવકાશ નથી આપણે જોખમદાર નહીં કહેતા જોખમદાર નહીં કહેતા પણ રસ્તો તે શાંતિનો મળે જ્યાં મન વતન ફેરફાર થયો રસ્તો શાંતિ ઉતરી જ મળે તમારે કેટલા રૂમ છે તમારે ઘેર ત્રણ રૂમ ત્રણ રૂમ હે ત્રણ કેટલા બેડરૂમ એક બેડરૂમ એક બેડરૂમ બીજો drawing room drawing room living room drawing room અને ત્રીજો રસોડું રસોડું કિચન હવે રાતે રાજકોટથી પાંચ જણા આવ્યા શું કરવાનું જસવંતભાઈ જસવંતભાઈ બૂમ પાડે જસવંતભાઈ યશવંતભાઈ પાંચ જણા આવે આમ તો માન વાળા નામથી બોલાવે ને એટલે એટલે તમે જુઓ આ પોટ શું છે કે કેમ અત્યારે કેમ આપડે શું કહીએ એમને આવો આવો આવો આવો પધારો આવો પધારો અને મનમાં શું હોય કે કઈ શું અત્યારે આવું એવું હોય ને કેવું હા દક્ષિણ કરેક્ટ કરેક્ટ કર્યું મન બગાડી શું થાય તો શું જે માણસ ઉડતો સમજી જાય કે આ માણસ ને આપણા પર ભાવ નથી શું ભાઈ એટલે આ ફેરવવાનું કહું તમે આપણા ભાવમાં છે એવું છે કે કેમ આવે એવું તો વિચારમાં નથી કે છે કેમ આવે એવું તો આપણે શા માટે કારણ કયું છે આ ખબર નથી આપણા માઇન્ડમાં એટલે આપડે આવકારીએ તો ખરા ને એટલે આવકારો તો ખરા જ કે છે ભાવ નથી એવો ભાવ હતો કે આ ટાઈમે કેમ આવ્યા કેમ નહીં બીજા ત્રણ પાછા પેલા બીજા આવ્યા છે ને બીજા બે મને ભાવ ખરો મંત્ર હોય ને પણ વાઈ થાય કેમ ઉવાડ્યું છું ના ભાવ માટે તેને વ્યક્તિગત રીતે હું તો જવાબદાર નથી ને બરાબર બીજાના ભાવ માટે વ્યક્તિગત રીતે હું જવાબદાર નથી ને હા પણ તમને છે પછી ભાઈ પૂછે આખી વાત ડબલ ડબલ હવે ચાર પાંચ દિવસ રહ્યો તમારે કંટાળો સમજ પાછા છે તે વિવેક કેવો કરો આવો પધારો આવો પધારો ત્યાર પછી આપડે હાડે ગયા શું કહીએ પાછા રોક તો આપણું છોડીએ ને ચા કે ચા તો બોલીએ ને દીકરીઓ લેવડું બહુ થઈ ગયો બોલો રાતે હારી હારે કેવા બરાબર છે આ તમે બધું કીધું એ પ્રમાણે તો એના માટે શું કરવું છે ભાવ આ લમણે લખેલું છે માટે તદ્દન ભાવ બગડે તો માફી માંગી દેવી મારો ભાવ બગડે મારી ભૂલ છે મારી લમણે છે ભાવ બગડે સવાય છે કારણે લઈને પણ સેલ કરો જોખમ શા માટે બોલો બહુ મોટું જોખમ છે મન જુદું વાણી જુદું નહીં તો પછી ભાવ ના પકડવાય તો એને અમને બહારથી કહી દઉં કે ભાઈ અમારે તો ધૂમો બહુ નહીં હોય તો ઉચ્ચમ કહી સારું વ્યક્તિગત હું એ પ્રમાણે કહી શકું પણ સંજોગોમાં જેનાથી હું સંકળાયેલો છું એના માટે તેને કેવી રીતે જવાબ આપી શકાય જે સંજોગોથી હું ઘેરાયેલો છું એનાથી કેવી રીતે જવાબ આપી શકાય ના તે આપી ના શકાય તે આપી ના શકાય ને આવું એના કરતા રિપેર કરીએ શું ખોટું આવો મન બગડવું ના જોઈએ કોઈ પણ બગડ્યું તો રિપેર કરી દો તો કીધેલું જ છે આવો રહ્યો પણ દાદાજીએ કીધું તે પ્રમાણે કે ભાઈ બૈરિક ડફડફ કરવા માંડે કે કેટલા દિવસ રહેવાના છે કે જે તમારા કંટ્રોલની બહાર છે વાઈફ કે ધારો કે હું કરું એવું પણ વાઈફ કે કે કેટલા દિવસ રહેવાના છે ડફડો તો જે મારા કંટ્રોલની બહાર છે ને વસ્તુ તો જે મારા કંટ્રોલની બહાર છે એ વસ્તુ મારા કરતા વાઈફ જે કઈ કે કેટલા રહેવાના છે આમ છે કઈ કે હા કઈ ઉકાળો કાઢે બિચારી પણ એટલે મારા કંટ્રોલની બહાર છે ને આ વસ્તુ કંટ્રોલની બહાર છે તમારે કેવું મારા કંટ્રોલમાં છે <laughs> જવાના છે જશે તમે એગ્રીમેન્ટ પ્રમાણે છે એ એગ્રીમેન્ટ પ્રમાણે છે અને તમે એગ્રીમેન્ટ બગાડી રહ્યા આજ્ઞા એગ્રીમેન્ટ પ્રમાણે અને સ્વાસ્થ્ય જતો હોય ને એગ્રીમેન્ટ છે આપણું માટે મન બગાડ બગડે તો છે કયુગ ને લઈને દબાણ કયુગ ના પેસે પણ અંદર આપણે સુધારી નાખીએ મારી ભૂલ નબળી છે અને સ્ત્રીને કહી દેવું શું કરશો તમે પછી હા અઢી નહીં અડધી રાત તો ઉગે નહીં આમ પાહો છે આમ રાડે કઈ જીવું આ કઈ સમજો ભેગો છે યોગી સભાનો અને આક્રમણ કર્યા કરે અને આપણી પર આક્રમણ કરે આયા ટિકિટ નાખી દીધો હતો નિકાલ થાય ને મુદ્રી મારા બાપનો છોકરો છે ગમે તમે છોકરો છું કે બાપનો છોકરો બોલાવ્યો કાલે જાગૃતિ માટે બગાડવું પછી ને માટે બગાડવું અને બગડી જાય સ્વાભાવિક છે આ કયુગનું પ્રેશર છે કયુગનું પ્રેશર છે શું પ્રેશર છે ત્યાં એક એક રૂમમાં થતે એક એક છોકરો ઉગતો હોય એપાર્ટ પાયડરો ના હોય એની રૂમ જુદી તારો ચીર આપણા મહેમાન કયો બે પ્રેશર છે કયુગનું અરે છોકરા બધાને ના ગમે આ વળી કઈ તું આવે તારે કારણ કે પ્રેમ જેવી વસ્તુ નથી અમને અમને પોતાના સુખને જ ખોરે છે બધા જો પોતાના સુખને જ ખોરી રહ્યા જે આતિથ્યનું જે હતો લાભ તે ઉડી ગયો બધો મહાન માં મહાન લાભ જો હોય તો આ દુનિયા બધા આતિથ્યનો લાભ મોટી શોધખોળ કરેલી છે ઋષિ મુનિયા તે આતિથ્યનો લાભ બધો ઉડી ગયો છે પછી સુખી રીતે આથી એટલે ગમે તેમ કાગળ લખ્યા છીએ ગમે તે ટાઈપ થી જી આવે અને ગમે તે ટાઈમ આવે એમને એવા બધા ધાપર મળે એમાં તો હા એ બધા પથારી કરી બધા રહું જાય બધા વાંચો જ નહીં આ તો બધા ટેવી ગયેલો રૂમો સુધી અંદાજ નતું અડધો કિલોમીટર જતા હતા એમના છોકરા આવે કર્યો જેના દાદા એટલે અડધો કિલોમીટર જતા હતા તેના છોકરા એટલે જ ખોરાક સગવડો વધી આ સુખડો માર્ગ દુઃખ ફળ છે બુદ્ધિશાળી લક્ષણ કે તો ખૂબ બુદ્ધિ શું થયું પૈસા બાપાનું બદલે પૈસા તે આવું ચડે શું જડે ડેવલપ યુ કહેવાય ને કદાચ ડેવલપ થયું કહેવાય નહીં માનવતા કોઈ નાખી આ બધા બંગલામાં રહી લોકોએ માનવતા કોઈ નાખી કેવડાવે છે ને છતાં પણ ડેવલપ કેવડાવે છે ને કે છે છતાં પણ ડેવલપ કેવડાવે છે ને ડેવલપ એ કેવડાવે અને લોકો માને ખરા કારણ કે લોકોને એવું થયું કારણ કળિયુગનું દબાણ છે ને કળિયુગમાં ભાષાનો અર્થ ફેરફાર થઈ જાય ઊંધો અર્થ ચાલે ખરું શુક્ર પહેલા સામાન્ય સ્થિતિમાં બે ચાર રૂમો રહેતો જ બે ચાર રૂમો એમાં જે સુખ હતું તો અમે વર્તે ને બંગલામાં બધા છે કહી જાય બધા શું કહી જાય તેરા ટાઈપ ખોસાઈ નથી ને બે હતા તાર ભેગા હોઈ જતા પછી પોતાની કોઈ રૂમ કે એવું કશું એટેચ બેટેચ કશું નહીં એક સંદાસ બતાવે છે અરે આ તો સારું છે એક સંદાસ હતો તે સારું છે અમદાવાદમાં હું પચાસ વર્ષ પર ગયો હતો તે એક જણા ઉતરેલો ભાઈને તે આખી બોલમાં ચાર સંદાસ બોલમાં ચાર સંદાસ બદલો તે લાઈન ઊભી રહેવું પડે લાઈનમાં કીમો ઊભું રહેવું એટલે હું તો પહેલેથી મૂળ સર્વવાળો માણસ કીમો રહેવું રહેવું તેને કરતા બંધકોશ કરવો થોડો હારો હેલો માઇક દસમાં કીધું બોલ રહ્યો કઈ જગ્યાએ કીધું નથી આ એટલે પૈસો પાપાની મંદી આવ્યો ને બધી વિપરીત પછી માણસ ચાલો હતા કેવા પૈસા કરતા લેવું નહીં પૈસા પૈસા ચાલે સીધી કઈ જગતમાં માણસો માટે તેને જયારે જોઈએ તો કઈ ખૂટે નહીં જે ઈચ્છા હોય તે પ્રમાણે ખૂટે નહીં લગ્ન કરવો તો લગ્ન થઈ જાય તો અગર તો લોકો પોતાના સગાવાળા રિસેપ્શન કરવા જમાડવા તો જમાડી શકાય જે વસ્તુ બધી પૂરી થાય સરપ્લસ નહીં ફૂટે નહીં એ ઊંચા ઊંચી લાઈ મોટા મોટી પુણ્ય કહેવાય ફૂટે નહીં આ તો એક દસકો ડગલે પણ પૈસા એક દસકો હાવ પૂરો તો જો આપણી દશાઓ વાઘરા જેવા થઈ જાય આપણે ઉઠે થોડા તારા બેસે ને કોઈ કહે છે તો એવું પૂછ હોય નહીં તો આપણે સરપ્લસ ને નોન હોય ને તે જે રીતે રહેતા હોય તે રીતે જ રહેવું અને સરપ્લસ હોય તો બાજુ મૂકી રાખવાનું અને જયારે પેલી પેલી બાબત આવે ત્યારે બાજુ લઈ વાપરો નોર્મલ બાકી મારી મારી ના આવા બંગલા ભણતા બીજા તો બધે વિચાર તો જરૂરિયાત પ્રમાણે થયું છે ને અત્યારે જરૂરિયાત પ્રમાણે થયું છે કે છે બધું બધું જરૂરિયાત પ્રમાણે થયું છે ને કે છે જરૂરિયાત નહીં જરૂરિયાત કોઈ છે જ નહીં હરિભાઈ છે ખાલી સ્પર્ધા જરૂરિયાત વસ્તુ જુદી જરૂરિયાત ને જરૂરિયાત નો વાંધો છે જ નહીં જરૂરિયાત વાળા આ ખાલી સ્પર્ધાઓ મુંબઈમાં બધું સ્પર્ધા જરૂરિયાતવાળો જુદી આ તો ખાલી સ્પર્ધાઓ એક એક મોટા થવું છે હું પાછો પડી ગયો આ બધા સ્પર્ધાનો દુઃખ છે આ બધા અને એના ભાઈબંધી વાય કેટલી બધા દેખાડી વાય તો પછી હવે એની કદરૂપી દેશે કંપની આવું ના પણ બધા જ સ્પર્ધામાં પ્રતિભિત છે કે સામાન્ય બુદ્ધિ નથી રહી સામાન્ય બુદ્ધિ નથી રહી તો અને ભરાવો થયો હોય એટલે ભીડ વાળો કેવો હોય પૂજા વાળો કંતે કેલો કહેલું રાખે હાઈ બ્લડ પ્રેશર હોય અને ભીડ વાળા લો બ્લડ પ્રેશર હોય નોર્મલ વાળું નહીં જે ધંધો માંડવો એટલે તો માંડવો જે રંગનો માણવો એ માણો નોર્મલી રસ્તો થઈ ગયો ભાઈ તમે જાણે ગાળું થઈ તો ઉતરી ગયો ભરાવો એક દિવસ છે ભરાવો એક દિવસ છે ભરાવો નોર્મલ ફીવર છે અને ભીડ એ બી નોર્મલ ફીવર મીડિયમ રહેવું normal normal ninety six point normal તારીખ બાવીસ ચાર ત્યાંથી સાંજે વડાલા બ્લન્ડર અને મિસ્ટેક એટલે આ જગતમાં બંધાયા છે કોનાથી બ્લન્ડર્સ મિસ્ટેક થી આ જગત કે આ બંધાયા છે કોનાથી બ્લન્ડર અને મિસ્ટેક તમને કોઈ સારા મન હોય ગુચાય છે સાથી ફાધર જ છે મનનો ફાધર જ અભિપ્રાય છે અભિપ્રાય મન જ ના હોય મનનો ફાધર અભિપ્રાય છે સાથી હે ગુંચાય છે સાથી મન ગુંજાય છે સાથી તો ગુંજાય પરમિશન ના મળે પરમિશન ના ધંધાઈ ગયું બંધ થઈ ગયું અભિપ્રાય તેના પ્રમાણ કરી નહીં નવેસર અભિપ્રાય ના કરીએ તો સમજાય નહીં નવું પણ જે જૂનું બંધેલું છે એનું સોલ્યુશન તો ફરક ના એના સમજાય સોલ્યુશન આપણે માતા માગ્યું ના એટલે અભિપ્રાય ખસેડવા જોઈએ એવું થયું અભિપ્રાય તો અભિપ્રાય અભિપ્રાય થી મન બંધાય છે અને એ બંધાયેલું મન છૂટે કેવી રીતે છૂટે છે સોલ્યુશન થઈ જવું છે સમજણ પડે કેવી તમને ખબર કેમ એટલે એ સોલ્યુશન થતી વખતે નવો અભિપ્રાય ના પડી જાય એ મનનું સોલ્યુશન આપતી વખતે પાછો નવો અભિપ્રાય ના પડી જાય ના એટલે આપણે ભણતર આપણે આપણે મહત્વ ચલો માર ખાતો નથી ગભરાઈ ઈચ્છા તો ના થાય બરાબર ઈચ્છા ના પણ આ હોમમાં રહીને કેવી રીતે નિકાલ કરવો છે દાખલો આપી સમજાવો કઈ કરે ઓકે ગાળ ભાંડી ઓકે ગાળ ભાંડી કોઈ કે ગાળ ભાંડી તે વખતે હોમમાં રહીને કેવી રીતે નીકાળવું હોમમાં શુદ્ધાત્મા પ્રજ્ઞાત્મક નિકાલ કરે પોતે શુદ્ધાત્મા રહે તો પ્રજ્ઞાત્મક નિકાલ કરે કેમ ચાર શબ્દ કહે બાર શબ્દ કેમ ના કહે ચાર શબ્દ ગાળ બાર શબ્દ નહીં હતી બાર શબ્દ કહે ચાર શબ્દ કહે મધ્ય અને પછી વ્યવસ્થિત કહેવાનું અને વિકાસ વિકાસ આપણે જોવું જોઈએ મન પછી સમાધાન એટલે ગાળ ખાંભી તો કે ગાળ ભાંડી એટલે મન પૂછાય છે તે ઘડીએ ગાળ ભાંડી તે વખતે મન પૂછાય છે કોઈ કે કોઈ કે ગાળ ભાંડી મન પૂછાય બુદ્ધિ એટલે જાણે દાખલ છે દાખલ પણ લઈ જાય પોતે જાગૃતિ એટલે મન ગુંચાય તે ઘડીએ જાગૃતિ હાજર હોય તો તો બુદ્ધિ સંકોરે નહીં જાગૃતિ જાગૃતિ બુદ્ધિ વગર હા આવું કરવાનું મન મન કેવા પ્રકારથી ગુંચાય છે મન કેવા પ્રકારથી ગુંચાય છે કાળ પડે ત્યારે મન કેવા પ્રકારે પ્રકારથી ગુંચાય છે મારો શું ગુનો હતો મને શું કામ કહી જાય મારો શું ગુનો હતો મને શું કામ કહી જાય એવું બધું કે એટલું બધું બોલે એ મનનું ફંક્શન છે કે અહંકાર નું છે એવું થવું એ મનની અસર છે કે અહંકાર બુદ્ધિ કઈ છે સંકોચ જે આમાં શું બુદ્ધિ શું કે બુદ્ધિ કેવી રીતે બોલે છે એટલે આપણને ખબર છે એટલે આ બાજુ આવી એમાં અહંકાર શું કરે એમાં અહંકાર અહંકાર તો આવ્યો અઘરો છે બુદ્ધિ કે તો થઈ ગઈ હોમ ડિપાર્ટમેન્ટમાં રહેવાનું હવે આવું ચાલતું હોય અહંકાર બુદ્ધિ મન મન બુદ્ધિ અહંકાર બધાનું ચાલતું હોય આ પ્રમાણે તે કે હોમ માં રહેવાનું કઈ રીતે કરી વળે કશાયો ફરી વળે એટલે કેવી દશા ઊભી થાય છે એટલે કેવી રીતે ફરી વળે છે વ્યવહાર કરી કચાય એટલે વ્યવહાર કરી માર બહારમાં ના એટલે અંદર એ કસાયનું સ્વરૂપ કેવી રીતે સમજાય એ કસાયનું સ્વરૂપ અંદર કેવી રીતે સમજાય એ કસાય ઉગ્ર કસાય જાગ્રત થયા છે એ કઈ રીતે ખબર પડે છે કયા લક્ષણ કેવું અહંકાર અહંકાર ભય ખબર ના પડે અહંકાર ભય ખબર ના પડે કપટ કપટ બહુ કલાકો કલાક આ અહંકાર ગુરુમાં તો શું આ બધું વિસ્તારથી ખોટ પડો આ કપટ કસાય અહંકાર એ બધા એ વિસ્તારથી ખોટ બધા રોગના છે બરોબર આમાં કપટ કેવી રીતે મૂંઝવતું હોય છે કપટ જે ઘોર અંધારું કયું આપણે કપટ બધું મીઠું લગાવેલું છે આપણે ભટકાવે ના એટલે પેલી મનને અસર થઈ બુદ્ધિ એમાં સંકોર્યું અહંકારે એમાં પાછો ભળ્યો તો કપટ પાછું કેવી શું કરે કપટ કપટ એટલે સંસાર નશાય નહીં સંસારથી શું નશા કપટ વગેરે માણસ હોય સરળ કપડ સંસારી જશે જીન ના પણ આ ગાળ ભાંડે છે એક માણસ એક માણસે ગાળ ભાંડી એમાં નું ક્યાં આવ્યું એમાં કપટનું હા તો હમણાં પોતાનો લાભ ઉઠાવવા કપટ પોતાનો લાભ એમાં ના હમણાં કહ્યું ને પેલું કપાટ અને કસાય કસાયો કપટ જે માયા માયા છે ને માયા જુદી માયા કરતા એકદમ જથ્થાબંધ થઈ ગઈ કપટ છોકરો છોકરો આવે ને આવે છોકરી સમજી ગયા આપણો ધારો રહ્યો નહીં બીજા હિસાબ બંધાયો શક્તિ જરાય તો પેલા હિસાબ આવે શકે હિસાબ ના આવે ના ચાલુ કરો થોડો <coughs> qualquer coisa. જાગૃતિ નથી રહેવા દેતું જાગૃતિ તો ક્રોધમાનમાં આવ્યા ભાઈ ના રહેવા પણ કપટ તો બેભાન પણ કરે પોતાને ખબર ના પડે કેવું કપટ છે પોતાને ખબર ના પડે કપટ કરી રહ્યો તેવું ખબર ક્રોધમાનમાં આવેલો જરાક ભાન આવે ખરું કપટનું મૂળ સ્વરૂપ પોતાની જાત પોતાની જાત જોડેલું જ છે ને એ જ મૂળ કપટ છે પોતે પોતાનું ભાન ના રહ્યું હું દીપક છું એ જ કપટ કર્યું ને મૂળ માયા માયા ભ્રાંતિ કપટ તો બહુ સ્થૂલ હોય તેમાંથી કરનારને કરનારને ખબર ના પડે કપટ ધર્મ ખબર પડશે તને ખબર ના પડે કરનાર ને ખબર ના પડે તો એને ઓળખે છે રીતે તું કપટ કરનાર ને પોતાને જ ખબર ના પડે તો એ દોષ કાઢે કઈ રીતે કોઈ નહીં પડે એક માણસ નહીં બધા કપટ કરતા એવો કે કોઈને ખબર ના પડે તો એ કપટવાળા દોષો એ કાઢે શી રીતે એનું સ્વરૂપ ઓળખું કઈ રીતે કપટનું સ્વરૂપ કપટનું સ્વરૂપ ઓળખવું કઈ રીતે કપટનું સ્વરૂપ એ રીતે ઓળખવાનું કે સંસારી લાભો ઉઠાવવા માટે બીજાને બીજાઓનો બીજાને પોતાના અભિપ્રાય કરી રહ્યા પોતાના વિશ્વાસમાં લઈ લીધા સંસારી લાભ ઉઠાવવા માટે બીજાને પોતાના વિશ્વાસમાં લઈ ગયા કલ્યાણને ખબર ના ત્યાં હું ખોટું કરી દઉં ખોટું કરવાનું એટલે સંસારી લાભમાં એમાં શું સમય સંસારી લાભને પણ ઓળખશો કઈ રીતે પાછું કારણ એટલે મુખ્યપણે આત્માનો એટલે મોક્ષનો ધ્યેય હોય એ સિવાય સિવાયનું પણ ધ્યેય તો હોય ધ્યેય તો હોય મોક્ષનો ધ્યેય હોય પણ આ સંઘર્ષ પડેલી જાય આદત પડેલી જાય છે પોતાને ખબર ના પડે પોતાને એવું ખબર ના લોભની ખબર ના પડે લોભનું પણ કોઈ લોભિયાને પોતે લોભ્યો એટલે કપટ ઘણું કરીને મોટા મોટી ખરાબ કપટ ખોટ જાય છે એવું રહે એને જાગૃતિ કીધી ને ના એટલે જાગૃતિ એને કીધી ને જાગૃતિ એ કપટ ફરી વળે ત્યારે જાગૃતિ હોય જ નહીં પણ આ આ એટલે આ સંસારી ખીજ છે અને આ આત્મિક ખીજ છે એવું જાગૃતિ કહેવાય ના એટલે નિશ્ચય જેનો આત્મા જ પ્રાપ્ત કરવાનો નિશ્ચય હોય તો ઘટે છે બધું ના લત આખી ફેરવવી પડે ને એ લત પાછી ફરે કઈ રીતે કારણ આખો પોતાનું મોક્ષ સુખ અંતરાયું એનાથી જ ને પછી આ લત પડી ગઈ કહ્યું ને આપણે કઈ જોઈતું નથી આ મનસુખ મળે છે તે બધું લટ જોઈતું નથી નક્કી કરે ને આ તેનું પડશે સંસારિક લાભમાં શું શું વસ્તુઓ સમાય છે સંસારિક લાભ સંસારી લાભ સંસારી લાભ એમાં સંસારિક લાભ એમાં શું શું વસ્તુ સમાય છે બધી બધી વસ્તુઓ કઈ કઈ કઈ કઈ ગાડીમાં બેસતું હોય તો કપ્યું કરે બસમાં મહાત્માઓને જ્ઞાન લીધા પછી એ કઈ કઈ બાબતો હોય છે બધી બાબતો પહેલાં થયેલું આવ્યું થઈને આવે એવું જાણી ગયેલી દ્રષ્ટિ અત્યારે ફળ આવે જે વખત આપણે જાણે હોય એના ફળ ના ચાખીએ તો ચાખીએ તો એ પણ એને સુધારીએ તો એ ફળ હોય છે ને એટલે જુદું રહી ગયું ને એમાં ચાખે નીકળવું જોખમ છે કપટ જોખમ છે ક્રોધમાન ના પણ કપટ વગર રહ્યું ક્યાં પછી મુખ્ય વગર ને સંસારિક લાભ આ મીઠા તો કપટ તો કાયમ જડે જડે રહ્યો તો પછી નીકળવું મુશ્કેલી જ રહી જાગૃતિ હેલ્પ કરશે જાગૃતિ ના કશું જોઈતું નથી એવું નક્કી કરે એવો નિશ્ચય નિશ્ચય એટલે મોક્ષ સિવાય કઈ જોઈતું નથી એવો નિશ્ચય ગમે તેવું આવે કઈ કઈ જોઈતું નથી નિશ્ચય એ તો માલ જૂનો થઈને આવ્યો છે એમાં આપણે આજે જવાબદાર નથી પણ આજે એનો નિવેડો કેવી રીતે લાગવો નિવેડો ના અમારી મુખ્ય વસ્તુ જરા મોક્ષનું ડિસિઝન આવે તો પછી ગાડી પાટા ઉપર કરે ડિસિઝન તો આવ્યું છે પણ આ નથી જોઈતું એવું ડિસિઝન આવે એટલે બે વસ્તુ રહી આ જોઈએ છે એ નક્કી કર્યું પણ આ છૂટતું નથી હજુ જેથી બધા કહે છે કે આપણને એવું કોઈ ચીજ મને ખપતી નથી પાંચ ખપવું નીકળ જતા હવે આ બોલ્યા પછી પછી પેલું આમ પ્રસંગે પ્રસંગે એનું પૃથક્કરણ કરીને હજુ શું જોઈએ છે એવું વર્તે છે એવું ઝીણોથી પૃથક્કરણ કરે છૂટું જાય ને